રાખવાનું એટલે શું મન બધું બહુ દેખાડતું હોય પણ તમે જ્ઞાતા દ્રષ્ટા છે નિરાહાર રાખો એના આહાર તમે એકાકાર થાય ત્યારે આહાર આપ્યો કહેવાય તમે તન્માયાકાર થાવ તો આહાર તો યોનીમાં વીજ પડે તમે છૂટા તમારે શું ના હોય પાંચ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો હસમુખભાઈ કે ના થયું એમનો મંદિર આપણું જ્ઞાન આપેલું કરી શકે બાકી બીજો નહીં હરે થઈશ કે નહીં સમજે ને ખાવાનું મોડમ ગાળવાનું નહીં તાર પાણી પીવાનું નહીં તાર નાકમાં ખરાબ સુગંધી આવે છે તાર લોકો કેમ નિરાહાર રહે છે વાદળાની ખારી આવે છે ને આપડે કઈ ગંધાયું તકના હું તેગડવા સાસ જ નહીં દેતો કે <laughs> આમ ડાયો છું ને આમ રહેતો આવડે જ કરે બાપુ દાદા જોઈએ છે કઈ પાણી પૂતગલ ને પાર આવી શકે ખરું એને જાણી શકાય ખરું પૂતગલ ને પૂતગલ ને જાણી શકાય ખરું પૂતગલ ને શું જાણી શકાય ખરું ભૂતગલ ને એના ઉપર વસ એને વસ કરી શકાય ખરું ભૂતગલ ને ભૂતગલ ને વસ કરી શકાય ખરું આપણે ભૂતગલ આપણને વસ ન કરી શકે આપણે ભૂતગલ ન કરી શકીએ બધા સ્વતંત્ર છે બધા સ્વતંત્ર છે એ આપણને કશું ન કરી શકે શું કહ્યું આપણે એને કશું સ્વતંત્ર છે અને સામ સામે અહિંસક છે શું કહ્યું એને કઈ જમીન હા તો there are six partners in this body આ સંસાર ચલાવવામાં છ પાર્ટનર ભેગા થયા તે પૂતગલ કામ કર્યા કરે છે પરમાણુ પછી ગતિ સહાયક એટલે ચર્ચામાં લઈ જનાર શું કે છે આવે છે દાદા પાછા આવે છે કામ કરી રહ્યા છે તેમાં આપણે આત્મા આ મેં કર્યું આ મેં કર્યું આ મેં કર્યું આ મારું આ મારું એટલે પેલા કોઈનો થી બધું દાજી એટલે બધા બહાર જઈએ દાવા માંડ્યા શું થયું બોલો આ દાવા માંડ્યા શું કોઈ સુખી કરો કરે છે બધા ભેગું થઈને તો આપણે પાર્ટનરશીપ સ્વીકારવી ના પડે એને કે ભાઈ આ તમે કર્યું આપણે આપણે શું કરીએ ના આ બધા ઉપર દેખભાળ કરીએ શું કરીએ દેખભાળ દેખભાળ આપણું કામ છે વ્યવસ્થા બીજાના હાથમાં છે સમજ ને ઉદગમ શું કે સપ્લાય બધું મારું જે જે સામાન છે આમ કરી બધું આ વ્યવસ્થા છે આકાશ શું કે છે જગ્યા બધી મારી એના પાક આપડે કારખાનું કરવું બધું બધું એક જગ્યા વાળા ભાગીદાર બનાવવો પડે દસ છ બાર ના બધા કામ કરીએ આકાશ ઉદગમ ગલન ગણે છે છ પાર્ટનરોની ગણતરી કરે છે અમારે ચેતન ભાગીદાર છે ચેતન નો ધંધો તો ટકા બધાનું પર દેખભાળ કર્યા ને શું કામ કરે ભૂતગલ વસ્તુઓ બધી મારી આકાશ કે જગ્યા મારી કસાયણી થયા પછી સાહેબ કે છે મેનેજમેન્ટ મારું છે મેનેજમેન્ટ અને ગતિ સહાય કે છે સ્ટાર્ટિંગ બધું મારું અને સ્થિતિ સહાય કે છે એનો તો આપણે એમાં રાખીએ છીએ રૂમમાં સામાન કે મારું સારી રીતે ભેગા થયા બધું મારું મેં કર્યું ફોન કર્યું એટલે બધા બધા ભૈયા રહ્યા જો દાવો મારે ખબર હોય પડતી કે આ બધા ખરાબ છે એવું લાગે ના પણ તું છૂટો થઈ જાવ ને બારે દે એટલે અમે છૂટો કરીએ છીએ ખસામાં ચાલો વેપાર જેવું લાગે ને તમે ભાગીદારી કરી જેવું લાગે છે ને આકાશ કે જગ્યા બારી બધી જેથી પાર નથી જેથી વાપરી રહે ગમત બે ઘડી રાત ગયા માં કઈ મોક્ષમાં કઈ જરૂર છે આવી ગમત જ રહે આ બુદ્ધિ ના બધા હલે તો બુદ્ધિ મારા છે ને દાદા કીર્તિભાઈ પૂછે છે કે જૈનોમાં સાતમું તત્વ અરે મોક્ષને તત્વ તરીકે કે છે અને તે સાતમું તત્વ મોક્ષ વસ્તુ એવી છે એ સાત તત્વ કહેવાય સાત એક સાત તત્વ કયા એક નવ તત્વ કયા બરાબર ને એ વિનાશી છે બધું શું છે અને આ તત્વ જે છે અવિનાશી છે આ ઇટરનલ છે પેલા તત્વ તત્વ તરીકે ઓળખાવા માટે કહ્યું છે કે આ બધી આખી ચોપડીમાં આટલું સમજવા જેવું છે એવું કહેવા મળે એ રીતે તત્વ કે તત્વ સાર કહેવાય અને આ તત્વ એટલે મૂળ વસ્તુ એટલે સાત તત્વ કયો કયો કે એક તો ચેતન એક પૂતગળ બે પછી ત્રીજું છે તે બંધ મોક્ષ નિર્જરા અને આશ્રવ આશ્રવ બંધ સંવર ગુજરા મોક્ષ અને જળ તત્વ ઉદ્ગવ અને ચેતન એમ કરી સાત તત્વ આ સાત તત્વો તે લોકોને પૂરું પૂરું સમજાયા નહીં એટલે લોકોએ નવ તત્વ કર્યા કે ભાઈ પુણ્ય ને પાપ ઉમેર્યામાં નવ તત્વ કર્યા પુણ્ય પાપ જેના સાતની જરૂર છે આ સાતને સમજી જાય ત્યારે સંકેત થઈ ગયો એમ કે છે કે એ કોઈ બાવાનો સંકેત નથી એ બધા બાવા એ બાવા જ છે સાત તત્વો બોલી જાય બધા શું શબ્દ બોલે શબ્દ બોલે શું કરે શબ્દ ની જંજાળ છે ને સંકેત માં તો અવર્ણનીય છે સંકેત તો શું છે હવે શું લખ્યું સાત તત્વ જો સમજી જાય તો એને પૂરું સમજો ક્યારે કહેવાય સંકેત થયું હોય ત્યારે સર પૂરું સમજી જાય તો આ લોકો ભાષામાં એમ જ કે ને આમાં નથી સમજાયું કે ભાઈ પુણ્ય પાપ શબ્દ બોલતા આવડ્યા એટલે સમજી ગયા ને બોલતા આવડે પણ સમજણ ના પડે સમજવું હેલું નથી બાકી શાસ્ત્ર ગયો તો શું કહી દે હાથ ને શું ચડાવો તો આપણે બારે હે સાહેબ કેટલા જોઈએ બે આ કે નજર આત્મા ના ના શું ચેતન એકલું જ છે તે ચેતન સ્વભાવનું છે બીજા બધા નિશ્ચેતન છે શું છે પાંચે એટલે પાંચે એક બાજુ મૂક્યો અને આને જુદો કાઢ્યો શું કહ્યું એટલે આત્મા જીવ અને અજીવ બે સમજવા જેવો છે કેવું છે જીવ અને હાથ કર્યા ખાટ ના પેલા બહુ કર્યા અક્ષરે હજુ કેટલીક હજુ કરોડો અવતાર સમજે નહીં થાય હેરી વસ્તુ તો જ્ઞાની પુરુષ મળે દારો વરે મોક્ષ દાતા હોવા મોક્ષ નું દાન આપવા દ્વારે કોઈ મોક્ષ દ્વારે કોઈ મોક્ષ લે લોકેશન મોક્ષ હોતો હોય છે તાર મુંબઈમાં મુંબઈમાં જઈને ઘી રહેતો અહીંથી અહીંથી ના આ ઘી નહીં પણ સફેદ તોનું કાઠિયાવાડનું ઘી સફેદ તો વેચો છે દર ચોખ્ખું ઘી ચોખ્ખું હોય તો કોઈ લેવાના જો ખબર નહીં ઘી હા તમારે એની ગાયન લઈ જાય સમજી જાય પીવું ઘી છે મારે ચોખ્ખું ગાયન છે ઘી ચોખ્ખું ના દેતા મારી વાત કોણ હશે સાંભળે ઘણા સાંભળે આજ વીસી આ વાટે રોજગાર પચપાચ હજાર માણસ થઈ જશે બહુ ધારે તો આવું સાચું વીસ લાખ થાય વખત આવશે એટલે થશે વખત આવશે એટલે થશે હા નહીં એ વાત પણ મારું કહેવાનું વીસ હતી સાડા છ વાગે સવારમાં ઉઠું છું તે રાત્રે સાડા અગિયાર વાગે સુઈ જશું કોકરાળ સાડા અગિયાર તો સાડા અગિયાર મને આનંદ થઈ જાય કે બહુ થઈ ગયો આજ દિવસ પણ સાડા બાર થઈ ગયો એ લોકો પણ હારા ગયા પછી હારા ગયા એમાં બે કલાક આરામ મળે જમ્યા પછી આ કેટલાય વર્ષોથી અંતે દિવાળી રજા રહી એકવીસ હજાર રજા દિવાળી દરે દસ હજાર માણસ દર્શન કરનાર બોલો સાહેબ કશું વસ્તુ કેટલું જોરદાર છે પ્રવાહ વર્ષે એક દાડો મળશે અને ભગવાન ક્રિએટર નથી એમ કહો છો બહાર હું એમ જ વાળી ક્રિએટર હું એવું નથી તારે જો ક્રિએટર ક્રિએટર ના પણ તમે હમણાં જ બોલ્યા ક્રિએટર નથી જય જય જય સચિદાન સચિદાન સચિદાન બનાવી છે અનિલભાઈ ના બનાવી છે જૈન જૈન ની અંદર બધી સિદ્ધિઓ ગણાવી છે દાદા ઘણી સિદ્ધિઓ તેમાં કેવલ જ્ઞાન છેલ્લે આવે છે તો એ પહેલાના બીજા જ્ઞાન કયા પાંચ જ્ઞાન કે છે જૈનો ની અંદર જે સિદ્ધિઓ ગણાવી છે એમાં કેવળ જ્ઞાન છેલ્લે આવે છે એ પહેલાના બધા કયા કઈ સિદ્ધિઓ પાંચ જ્ઞાન કયા છે ને છેલ્લું કેવળ આગલા કયા એમ આગલા પહેલાના કયા ચાર જ્ઞાન એ સમજવા માંગે છે આઠ પ્રકારનો જ્ઞાન જ્ઞાન નો સ્વભાવ આઠ પ્રકારનો છે એક કુ અવધિ છે કુ અવધિ કુ અવધિ પછી કુમતી કુશ્રુત અને કુમતી આ ત્રણ ઊંધા જ્ઞાન જે શીખીને તમે અમેરિકા આવ્યા છો જે શીખીને તમે અમેરિકા આવ્યા કોસૃત વાંચ્યું બધા પુસ્તકો ઇંગ્લિશ બધા પુસ્તકો બધા એ કોસૃત અને એનાથી કુમતી ઊભી થઈ અને તેનાથી કુ અવધિ કુ અવધિ એ કોકને હોય બધાને ના હોય ભાઈ ને આ ચટણી જેવા હોય ને તેના દેખાય કે બે વર્ષ પછી આવું થશે કેવું થયું ખસેડે નહીં દેખાય અવધિ જ્ઞાન દેખાય જેમ આપણે તમે જેમ આપણે જોઈ શકો છો એવું દેખાય એક ધરતી ને દેખાતો અમુક અમુક માણસો દેખાય છે એને કુઅવધિ કહેવાય કુશ્રુત અને કુમતી હવે ત્યાંથી આત્મા માટે પ્રયત્ન કરીએ તો શ્રુત જ્ઞાન શ્રુત જ્ઞાનમાં શું શું આવે છે કે સારા સારા આત્મા સંબંધી પુસ્તકો અધ્યાત્મ સંબંધી પછી અધ્યાત્મ સંબંધી વાતો સ્વાભાવિક સાંભળવાને શ્રુત જ્ઞાન કહેવાય સમજો ને હવે આ બધી વાતો તમે સાંભળો પુસ્તકો વાંચો એ બધું કરો એ શ્રુત જ્ઞાન કહેવાય અને શ્રુત જ્ઞાન તમે જાણ્યા પછી તમે બીજાને સમજણ પાડો કે દાદા આમ કહેતા હતા એટલે તમારું મતિ જ્ઞાન ને પેલા હંભરનાનું શુદ્ધ જ્ઞાન તો જોયું કારણ તમારા પરિણામ પામી ગયું બીજાને સમજણ પાડતા આવડે તો ગયું એ મતિ જ્ઞાન ને શું તક જ્ઞાન એ પાંચમું થયું પાંચમું થયું હા છઠ્ઠું અવધિ જ્ઞાન શું અવધિ પેલું કુ અવધિ આ શું અવધિ કોઈને સો સો માઇલ સુધી દેખાય કોઈને બસો બસો માઇલ સુધી દેખાય કોઈને ત્રણસો માઇલ ત્રણસો માઇલ દેખાય તો પણ શું દેખાય ચેતન ના દેખાય પણ ધડમ ધડાવ રડું ધડાવ ગાડીઓ ગાડીઓ બધું દેખાય પૂતગળ રૂપી તત્વ બધા દેખાય પડે ને એક અવધિ જ્ઞાન અવધિ એટલે લિમિટેડ કોઈ ત્રણ ચાર મહિની અવધિ હોય કોઈ આઠ ચાર મહિની અવધિ હોય લિમિટેડ અને પરમાવધિ એટલે બહુ મોટી લિમિટ જબરદસ્ત અને પછી ચોથું જ્ઞાન એટલે તાઈ ને તાઈ છ ને સાતમું જ્ઞાન એટલે મન શું શું વિચારી રહ્યું છે શું શું કરી રહ્યું છે જાણે પોતાના મન ને જાણે ને સમાના મન ને જાણે શું હવે સમાના મન ને ચીજ જાણે જે પોતાના મનને જે જાણે છે તે બેઠો છે અને પોતાનું મન કઈ સ્થિતિમાં છે જાણે છે અને એક માણસ આમથી આવ્યો એટલે આપણા મનની સ્થિતિ બદલાઈ ત્યાં પછી અમે સમજે કે આના મન આવું છે શાના બચાણે આપણું મન બદલાયું એનું શું કામ ડિપ્રેશન આવ્યું રિએક્ટ થયું એનું શું કારણ કે ખેંચાણ થયું તો એના એના મનમાં જે છે તે આપણી ઉપર પડ્યું એની ઇફેક્ટ પડી તેના પરથી બીજાના મનને પણ જાણે એને મના ફરી જ્ઞાન કર્યું અને પછી કેવું જ્ઞાન તે અવધિ જ્ઞાન અને મનોફર્ય એ મુખ્ય જતા કઈ ખાસ જરૂર છે એવું નહીં આવે કરી શકો ના આવે તો કઈ જરૂર જ નથી એને કઈ રીતે મેળવી શકાય એને કઈ રીતે મેળવી શકાય ના એની જરૂર જ નહીં એની જરૂરિયાત નથી જરૂરિયાત ફક્ત આ મતિ જ્ઞાને તમારી પાસે વાત સાંભળ સાંભળ કરો ને એટલે મતિ જ્ઞાન ઉભું થાય અને મતિ જ્ઞાન નાઇન્ટી નાઇન મતિ મતિ જ્ઞાન કહેવાય છે અને હંડ્રેડ એક કેવું જ્ઞાન કહેવાય શું કહ્યું હંડ્રેડ એ કેવું જ્ઞાન નાઇન્ટી નાઇન એ મનથી પછી જ્ઞાન મારી પાસે હબળ હબળ કરો એટલે કૃત જ્ઞાન હબળ હબળ કરો ને એટલે મથી જ્ઞાન કેવળ જ્ઞાન એટલે શું કેવળ જ્ઞાન એટલે શું એમ કેવળ આત્મા જે છે ને તે કેવળ જ્ઞાન જ છે બીજું કોઈ શ્રેણી એમાં કોઈ મિક્સર નથી એટલે એસોલું જ્ઞાન માત્ર છે શું છે અને શું કહે છે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના સ્થૂળ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના તમામ સંસારી અવસ્થાઓ નો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું સંકોચ તીર્ણ છું આનંદ સ્વરૂપ છું શું કહે ફરી એના એને ફરી સમજાવવામાં શું કહે છે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું સીધી વાત હું બોલાવું છું તમને પૂરી સમજ પાડજો પણ તમને સમજે એટલે સમજે બાકી બધી ચાલીઓ મૂકી દઉં સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું સંકોચ છું એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું આત્મા એબ્સોલ્યુટ જ્ઞાન છે એમાં કોઈ જાતનું મિક્સર નથી બોલો જ્ઞાન કશું કરી કરી છે ઘરું ક્રિયા લોકોને જ્ઞાન દાખલો આપું જ્ઞાન એટલે પ્રકાશ તો આત્માનો પ્રકાશ હું વાત નહીં કરું પણ તમે બીજો ફૂલ ફૂલ વાત કરી આલું આપણે ગાડી લઈને જતા હોઈએ અને બે આગળ લાઈટ હોય છે ને એ લાઈટ થી જીવડા દેખાય જીવડા જોડે લાઈટ લડે ખરું કોઈને મારે ખરું જીવડા ને ત્યાં ચાર બાજુ આવે ત્યાર તરવાથી કાપીઓ કપાઈ જાય માણી ભીજી ગઈ ભજી જાય હગાય તો હગી જાય લાઈટ એ લાઈટ સાથે નીચે કાદવ ન અડે કાદવ ગંધેલા ગંધાતા કાદવ ન અડે اپنے سکھا آپ جاؤ આ લાઈટ થી જે તમે વાત કરતા હતા ને કેવો જ્ઞાન થોડા વખત તમે કશું સ્પર્શ થાય એવું નથી જો આ બહારનું લાઈટ ના કશું થતું અડતું નહીં તો અંદરનું કેવું હોય છે પરમ જ્યોતિ સ્વરૂપ કેવું એની જોઈએ પણ કઈ ખ્યાલ નથી આવતો પણ તમારી દશા કેવી હશે જે પરમ જ્ઞાનની અંદર દશા જે હોય છે એ દશા કેવી હોય એમ કે આપણે જોઈએ છીએ અને આપની દશા આપણને ખ્યાલ નથી આવતો આપની દશા કેવી હશે પરમ જ્યોતિ સ્વરૂપે દશા આપની કેવી હશે એટલું જ સુધાર્થમાં <laughs> અવલંબન છે અમારે નિરાલંબ થયેલા છે નિરાલંબ રાતે ઉતી વખતે કહે મનુભાઈ ધન છે ધન છે ધન છે છોકરું ધન છે કોઈ કામ ના પામે એવું પામે ધન્ય કરતા અનુભવશો તો કામ થશે અસંતોષ રાખવા જેવું નથી આમાં આ તો બહુ મોટો પદ પામે કોઈને આત્મા લખવાનો અધિકાર નથી અધ્યાત્મ વાત શબ્દ ખોટો છે અધ્યાત્મ બોલા આ લોકો લખાય ને ચોપડીઓમાં અધ્યાત્મ તો આત્માને સન્મુખ થાય ત્યારથી કહેવાય ત્યાં આત્માને સન્મુખ નથી વાક્ય પૂતગલ સન્મુખ છે ભૌતિક સન્મુખ છે આ લોકો તમે ઘણું પામી ગયા છે રાતે ધન્ય છે ધન્ય છે ધન છે આ ભાવમાં ઘણું કામ નીકળી ગયું એમ તો છે પણ બોલજો તે છતાં સંતોષ તેમ છતાંય સંતોષ નથી થતો તમારી દશા જોઈને એમ થાય છે કે આપણને કઈ સંતોષ થયો નથી ધન્યતા છે તમારી બાજુમાં બેઠા છે ધન્યતા છે સરસ ભોજન જમ્યા પછી જો સંતોષ થાય છે તો આ તો આ તો જે પદ અનંતકાળથી જે ખોલતા તે પદ પ્રાપ્ત થાય અને તે અનુભવ સિદ્ધ આવવાના છે નામ શું મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્રભાઈ મહેન્દ્ર ખરેખર મહેન્દ્ર છે સાચી વાત છે ખોટી વાત એ તો કેવી રીતે કહી શકાય હું પોતે કેવી રીતે કહી શકું એમ કે હું પોતે કેવી રીતે કહી શકું કે હું કોણ છું એ ના ખબર પોતે કહી હું મહેન્દ્ર છું નામ તો મહેન્દ્ર આપેલું છે પણ નામ તો મહેન્દ્ર આપેલું છે તું કોણ માય નેમ ઇઝ મહેન્દ્ર તો હું are my name is Mahendra હું સેજ આઈ હા મહેન્દ્ર પણ આય કોણ માય વાત કહીએ પછી હું હું વાત એવું બોલે વર્ષો નથી હા ધીમે ધીમે ભલ ભલા મોટા મોટા માણસો નરસિંહ પડતી તેમાં વાંધો નહીં પણ તું આ વિચારવા જેવું છે નહીં તને લાગે છે કે ભૂલ થઈ લઈ લાગે છે કોણ ભાઈ કે છે કોણ અમારા છે અમારા પગ છે અમારું વાતું છે અમારી વાંખો છે મારી બુદ્ધિ છે મારું ચીજ છે મારું મન છે મારો અહંકાર છે આ બધું મારું મારું બોલે છે કોણ છે અહંકાર બોલે મારો મારો તો અહંકાર થી કોઈ ઉપરી છે ને તે એમ બોલે માય માય કોઈ છે શું સંબંધ આપણે એના શું અભિપ્રાય કેમ કે ગીતામાં જ્ઞાન દશા વર્ણન ગીતામાં જ્ઞાન દશાનું વર્ણન કર્યું છે એમાં એ બાબતમાં આપનું શું મંતવ્ય છે ગીતામાં જે જ્ઞાન દર્શાની જ્ઞાની ના ગુણો સિદ્ધ પ્રજ્ઞા દશા અને બધી જે વર્ણન કર્યું છે ગીતામાં જ્ઞાની ના વર્ણન એ માટે આપનું શું મંતવ્ય છે બહુ સારું સિદ્ધ પ્રજ્ઞા દશા જયારે જેની જેની બુદ્ધિ સ્થિર થયેલી છે જેની સમ્યક બુદ્ધિ સ્થિર થયેલી છે તેઓ એ સિદ્ધ પ્રજ્ઞા દશા વાળો એ ધીમે ધીમે ભગવાન જ પામે ભગવાન એટલે તમે તો કહો કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી તો કોને પામવાનું ભગવાન ભગવાન ને પામવું એટલે શેના જેવી વાત છે એક શેઠ છે જૈન શેઠ રાજકોટ ના મોરબી ના અગર નાના ગામ માં છે નાના ગામ બે હજાર ઘરનું ઘર નાના ગામનો શેઠ હોય આખા ગામ નહીં છે તે ધ્યાન રાખતા હોય આમ લાગણી વાળા હોય ને રાખા એટલે તારે શેઠ કહે ને શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ ઉપરથી શ્રેષ્ઠ શબ્દ બોલે શ્રેષ્ઠ એટલે એટલે બધાનું ધ્યાન રાખે એટલે લોક શેઠ કર્યા કરે હવે રોજે જમતા પેલા રાત્રે છે તે થોડું આટલું પેક પીવાનું ટેવ પડેલી જમતા પેલા પી પછી જમી અને થોડી વાર પેપર પેપર વાંચીને સુઈ જાય એકદમ એમનો મિત્ર આવ્યો તે રાત્રે એની જોડે ગમત કરતા કરતા બે ત્રણ પેક પાઈ દીધા મિત્ર તો પી ગયા પ્રેમને અને પછી આ હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું શું બોલો મળે એટલે બહાર થી લોકો આયા બહાર થી ગામમાં ગામમાં બહાર છોડે આયા બે ત્રણ જણા ત્યાં ખબર કે આ શું બોલે આ શેઠ તું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું હા ભૂત કોને વરગાડ્યું શેઠ નો એનો એ જ મૂળો છે આ બીજો કશો અમલ છે ને શું છે અમલ શેનો બોલે છે આ હા શેનો બોલી રહ્યો છે શેર બાબુ બોલે નહીં પણ અમલ છે ને શેનો દારૂ નો અમલ ચડ્યો લગામ છૂટી ગઈ છે ભાઈ દારૂ ના હાથમાં લગામ ગઈ <laughs> ને એટલે પછી સરખામણી કરી આપો તમે શું કહેવા માંગતા હતા ભગવાન આ ભગવાન તો છે નહીં આપ કહો છો ભગવાન નું પદ પ્રાપ્ત કરવાનું ભગવાન ને પામશે તો એ શું સમજાવ હવે આ સ્ટેટ કોઈ કે છે આ શેઠનું શું થઈ જશે હવે તારે મારા જે અનુભવ કે આપડે બે કલાકમાં તો એવા થઈ જશે ભગવાન પામી જશે તમને સમજ પડી ને વાત કે વાત કીધું સમજાઈ ગયું ને એટલે આ મોહનો દારૂ પી રહ્યો છું મોહનો દારૂ ત્યાંથી ઉભો થાય છે જમવાથી ખાવાથી આ ખાવામાં દારૂ થયા કરે પછી બહુ વખત જાય અને આત્માનો બહુ ઉભો થયેલો છે માટે આ દારૂ એને અસર મોહ કાઢી નાખીએ અમે પછી દારૂ બહુ અસર ના થાય તમારો ચાર્જ બહુ અમે કાઢી નાખ્યો ડિસ્ચાર્જ બહુ રહ્યો હવે શું રહ્યું ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ બહુ ને જુઓ અને કહો શું મનુ ભાઈ તમારા રંગ તો જોવા પડે કેવા પડે એમ કેવું પડે ડિસ્ચાર્જ આવો માલ ભર્યો તો પણ કઈ ભરવા બાકી આવ્યું નથી દરેક શુક્રવારી નો માલ હું ભર્યો જ નહીં એટલે આપડે કેવું એમ વાંધો છે એથી કઈ આપણને નુકસાન કરતા નથી નાતા રસ્તા ને અડે નહીં કઈ હોળી બહુ મોટી હગાઈ પણ જોનાર ને કઈ દજા છે હોય જોનાર વાગે દાજે કરી હા નાતા રસ્તા ને કઈ અડે નહીં અડે કરતા ને કોને અડે કરતા ને નડે એટલે વિજ્ઞાન છે આ તો દાદા ઘણા લોક છે જે ચૌદ લોક છે એ સમજાવો ને એમ આ ઘણા લોક લોક ચૌદ લોક છે ને પંદર લોક એ સમજાવો ચૌદ લોક નો નાશ કહેવાય છે ભગવાન લોક બીજા મૂળ વસ્તુ આ લોક નો રાગ છે આ લોક આ લોક નો નાશ પછી આગળ વધ્યા હતા ત્રણ લોક નો નાશ કહેવાય ત્રણ લોક નો નાશ અને એથી આગળ વધ્યા હતા ચૌદ લોક ના નાશ કહેવાય ચૌદ લોક માં હા પેડાથી પેલું પેલું પેડા પેડાના ભાગથી શરૂઆતથી તે પગને આઈડિયા સુધી સાત લોક છે અને આ પેડાની ઉપર દુટીથી ઉપરના ભાગમાં અહીં સુધી સાત લોક છે ચૌદ લોક નો ના એટલે એ સાત લોક જે છે એ પાતાળ લોક છે તલાતળ સદાતળ સગળી ને હા અહીંથી ભાગ બધો પાતાળ આ મધ્ય લોક અહીં સુધી મધ્ય લોક છે સગળી ને મૂળ મૂળ મૂળમાં કહેવાય કે આ લોક કેવાય કહેવાય અને રોગ નો નાશ પછી શું કે ત્રણ લોક નો નાશ ત્રણ લોક એટલે અધો લોક ઉર્ધ્વ લોક અને મધ્ય લોક આ ત્રણ લોક ના નાશ પછી સાત આ ને અને સાત ચૌદ લોક ના નાશ એમાં અહીંથી બધા દેવ લોકો અહીંથી ચોખ્ખા પ્યાર પ્યાર માલ સ્ત્રીલિંગ અહીંથી નીચેના જે છે સંભળાય છે એ સ્ત્રીઓ હોય પણ વિષય નહીં દેવીઓ હોય પણ વિષય નહીં ત્યારે વિષય કેતા છે એ લોકો હમારી આંખેથી જુએ અને પછી સ્પર્શ આ ખરા એ વિષય ની વાત કરે છે એનાથી નીચે એ લોકો બ્રહ્મલોક સુધી જતા એ લોકો દેવીઓ વાળા પાંચમા બ્રહ્મલોક કહેવાય અને આ દેખાય છે એ બધા જ્યોતિષ કે દેવો સૂર્ય ચંદ્ર તારા બધા જે અજવાળા વાળા દેવ છે ને તે બધા જ્યોતિષ છે એની બોડીનું અજવાળું છે જબરદસ્ત સમ્યક તપ પાછું ત્યાં બે દેવલોક ઉપર છે અને બે દેવલોક આપણી નીચે છે અને હાથ પાછળની ઉપર છે મધ્યલોક ની નીચે અને સાત પાંચ ની ઉપર વચમાં બે લોક રહી ગયા છે બે લોકોના તે એક દેવલોક છે તે ભુવનવાસી કહેવાય છે ભુવન વાસી આપણા જેવા મકાન બકાનો બધે તો અને બીજા લોકલોક છે એ ભૂત લોક છે જંતર લોક છે એ દેવ લોકો છે આ ભૂતિઓ ની કે છે જંતરો ની કે છે દેવ લોક છે એ કશું એવી તેવી નથી નામ ના દેવાય હોય ને વાંધા તોડી નાખશે એવી કોઈ વ્યક્તિ છે ખરી ત્યારે પેલા ધનસુખભાઈ કહે ઓકરી જ આવતા હતા એમનો ફોન છે એમના વાઇફ ને બધા ફેમિલી આવ્યું છે નોક્સવી તો કે દાદાને ખાલી સચ્ચિદાનંદ સાંભળવા છે એટલે ફોન આવ્યો છે શું નામ ધનસુખભાઈ એની વાઇફ નું સાંભળવા છે કે ધનસુખભાઈ હેલો આપો તાર વાઇફ શું નામ છે તાર વાઇફ નું એમનું નામ શું છે મીનાબેન મીના મીના મીના મીનાબેન બોલો ધનસુખભાઈ એ બધા કેવળ જ્ઞાન પામેલા હોય દાદા એ બધા કેવળ જ્ઞાન પામેલા હોય એ બધા દેવદેવીઓ કેવળ જ્ઞાન પામેલા હોય કેવલ નામ શાનું એ તો જ્ઞાની ની ખોળ ખોળ કરે કઈક જરા જ્ઞાની છે તો જુએ તો એમને એમની એમને જોવાની શક્તિ છે એમને અવધિ જ્ઞાન હોય તે તમારે પોતે જોઈ શકે કે અમુક જગ્યાએ જ્ઞાની છે તો આમાં તો આઈને બીજા રૂપિયા આઈને તમે કે જાય હા આવી જાય ઘણા બતાવે ઘણા બધા એમને જાતિ નથી આવતા ગંધ બહુ બધી ઇન્ડિયા ઇન્ડિયામાં ખાસ કરીને ઇન્ડિયા વધારે આવે પણ ગંધ બધી જાણતા ગટર કરી એને બી ગંધ આવે પણ ગંધ આવે ગંધ થી બહુ ભાગે તમે પાંચ ઇન્દ્રિયમાં છે શેમાં છે હા પાંચ ઇન્દ્રિયમાં મનુષ્ય દેવ બની શકે ખરા કે દેવની યોનિમાં જઈ શકે મનુષ્ય મનુષ્ય દેવની માં જઈ શકે મનુષ્ય છે જૈના સાધુ બધા ત્યાં જતા હતા હારે જગા નથી એમના માટે એટલે તમે જે આ ચૌદ લોક જે બતાવે અહીંયા શરીરના એ પ્રમાણે બીજા બી લોક ખરા ને એટલે કોઈ પણ માણસ કોઈ પણ માણસ સુપર હ્યુમન હોય ને તે દેવમાં જવાનું હોય સુપર હ્યુમન કોઈ જવાબ નથી આવ્યો ગાંધીજી જેવા ગાંધીજી જેવા ગાંધીજી જેવા શું કરતા હતા કે જેથી સુપર હ્યુમન શું કરતા હતા કે તમને બધા સુપર હ્યુમન કહેતા હતા માતા સારું જીવતો પોતા માટે જીવ્યો નથી નોકરી નથી કરતા નોકરી ધંધો નતા કરતા તમે નોકરી ધંધો કશું નતા કરતા ભગવાન ને નોકરી રાખવામાં કુમારી <laughs> હતી અત્યારે કુમારી ખરા થઈ ગઈ બધી ખરા થઈ બધું ખરા થઈ બસ કુમારી પાર કરી ભગવાન કહે એક જ નોકરી બકરી છે ના તમે નોકરી માં આવું જાય જાઓ <laughs> કારણ કે એટલો દિલ્લો સાચો છું શું કહું એટલો બધો દિલનો સાચો છું તો મારી પણ ખુશ છે છોકરો મોટો થઈ જાય એટલે આપડો વાપ પડે પાંચ આઠ એટલે અમારા બ્રધર કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ નો નહીં બરોડામાં એટલે બ્રધરે શું કહ્યું થોડું કમાય વધારે સારું કમાય તો ફાધરને કહે છે આંબાલા મેપિંગ પાસ થઈ જાય એટલે એને વિનાયત સીધો મોકલી દઈએ મેં સાંભળ્યું મેં આ શું ચાર વિનાયત કહેતા છે કહ્યું પછી પછી ફાધર કહ્યું પછી એને સુબાની જગ્યા મળશે કે છે વિલાયત જઈને આવે છે અમારે પિતરી સુબા હતા અમારા પિતાઈ કાકા દીકરા સાહેબ મારા ભાઈ થાય એ સુબા હતા પાંચ પેઢીએ ભાઈ તે સુબા હતા તેથી ફાધરમાં મેં એમ કે મારો છોકરો પણ સુબા થાય એટલે પછી લોક કહે ને કે આ સુબાના ફાધર આવ્યા બકરો મને બનાવે મોટા મનમાં એમ થાય કે જો અમારો ભાઈ સુબો છે ને કે છે પણ મને શું વાંધો દર બેઠો સુબો થવામાં કે ઉપર સર મને ચટકાવે ને મારે ના જોઈએ ભગવાન ભગવાને દેડકાવનારા વાત જોઈએ જ નહીં આ બધું તારે એક જણા કહ્યું આટલો બધો રોપ પાડેલો છે ને આટલો બધો રોપ મેં કહ્યું હા પાનની દુકાન આવડે મને અમારે જે ટાઈમ ઠીક લાગે ઓછું આવતું ઓછામાં ચલાવતો આવડે ઓછામાં ચલાવતો આવડે નોકરી કેમ છે એટલે પછી ભાઈએ કહ્યું કે આ ધંધામાં છે અને ચોરીઓ કરી જે ચોરીઓ કરી પાર ની સિમેન્ટ કાઢ કાઢ કાઢ કર્યા લોકોને શીખવાડ્યા તમે હા કારણ મને દીકરી બુદ્ધિ લીધે હરિચાર થઈ મને એમ લાગે કે આ સિમેન્ટ કાઢવામાં તો કોઈ માણસને દુઃખ થતું નથી આ તો સરકારનું છે ને એનો કોઈ માણસ ને અમુક કોઈ માલિક છે કોઈ એનો એટલે મને આવડી સમજ પડે કે આ તો આકાશ નું તીર મારવા જેવું છે હિંસા જ નહીં કરી અને ઘેર વાતના ચચાર ગાડીઓ પડી રહેતી હતી હું બાઈઓ નો રે બાઈઓ નતો જેમ વકીલ ગાડીઓ પડી રહે ને લોકોની એ મારતા ગાડીઓ પડી રહે લોકો ભાઈ બંધ બીજા બધા શા માટે કે શરાબ ને તેને કાઢ્યો બહાર પછી હવે મને સમજ પડી ઇન્કમ ટેક્સ શું કરવું પાછલે બારને લઈને કાઢી દઉં કેવડું મોટું જોખમ કહેવાય પાછલે બારને નીકળવું એ ગુનો છે તો મેં લોકોને કાઢ્યા શું કર્યું એટલે પછી લોકો કે ને સુપર હ્યુમન ધંધાની વાતચીત નહીં કોઈ દાડે મારો ધંધો શું ચાલે એની વાતચીત નહીં તારે શું ચાલે છે હવાના પણ તારે શું ચાલે છે નોકરી જતી રહી દાદા ચીધી ખેડૂત ત્યારથી દાદા કીધા તમને ના એટલે પછી શુભ ના થયો નાપાસ થયો મેચિંગમાં જોઈ જોઈ ને પાસ કરે અને તેર વર્ષની ઉંમરમાં એક મહારાજ નો પગડવા જતો હતો ભગવાન વાળા મારા સારા પેલા આંખે અંધ હતા પણ સુદાસ હતા પણ સારા હતા મારા એટલે મને એમ ઠીક લાગી દીધું દર્શન પગડવા આવ્યો હતો અને ગેસથી જમવાનું બનાવડે તે આપી આવતો હતો પછી એક દર પગડવા